વેલે આ છે ને મેર નામ સુરેશ 1 ડોલર હે ના આપે 1 ડોલર ના આપે એવા કેવા પાકા છે ને ગુજરાત મે પાકી દેન પારે તુ દેલેન કે હું તારી પાસે સુ કહેતે એદા આપણે હરે કહીએ કે મારા ગયા કે તો આપણે મુરક કે આલા ઉપર જ ગયા ઉપર મુરક કે તા લા પણ ગયો ને નથી ગયું પછી આપણે કહેતા હોય એ તો રસ્તામાં પોલીસનો છાણું આવ્યું એટલે ત્યાં ખબર આપવી જોઈએ આપણે વ્યવહારથી કે ભાઈ આ મારા બે હજાર ડોલર ગયા છે નોંધી લો કેસ નંદાઈ પછી આપણે ઘેર જઈએ ઘેર જઈએ ત્યારે તારું મન તો હોય ને બસ ભાઈ મન ખરું જતું રહ્યું મન તો ભાઈ ખરું ને તે મન બુવા પાડે તમે તો વ્યવસ્થિત કે છો પણ બાસુ આપવાના કારણે તેનું શું એ શું કે તમે વ્યવસ્થિત કઈ મારી બંધ થઈ જુઓ તરત બારસો આપવાના છે એટલે આપણે સ્વામી બાબરિયા ઊંઘવાનું હતું સારી રીતે રાગે પડી ગયું તો હનુમાન પૂજાપૂજ કરે આપવા નહીં પછી હેલ્પ ના કરે મદદ કરે નહીં આપવાની ખાલી ગોદા જ માર મારી કરે કાલે બારસો આપવાના છે ખબર ને એટલે આપણે જાણવું કે આ મન કશું ઊંઘવા નહીં દે આખી રાત ગોદા મારશે એટલે આપણે ઘેરમાં જઈને શું કરવાનું કે ભાઈ આ તો દૂધ નાખીને સજ્જાના પ્રસાદ જેવો શીરો બનાવી દો અને જરાક ગોટા બનાવો ભજીયા એ બધું બનાવો તો બૈરા જાણે કે ખોટાકો બી કપડીને આવ્યા અને પછી આપણે શું કરવું હે હવામાં અધિરણ થવાનું છે દવા લઈ રહીશ પણ અહીં ઘર સુધી ખાવું ખૂબ ખાય ખૂબ ઠોકી ઠોકી જમવું બરાબર ને અને જમી અને ત્યાં ઊભા થઈને પછી પેલા બધા કે પાન પાન જરા બનાવ્યા મને થોડી વાર બેસીને આવતું મને ઊંઘ છે થોડું બહુ ખાધું ને ઊંઘાવે એટલે મન બસ બધું શું આખી રાત મન બૂક પાડે ને નિરાતે ઊંઘ આવે આખી રાત સમજ ને અને હવા બહુ છે તો પોલીસ વાળા આવેલા એટલે શું છે ટકા પકડાઈ ગયો છે આપણે કહે શું બન્યું હકીકત ટકા આખી રાત રમી રમ્યો છે અને દારૂ પીને પૈસા પાણી કર્યા છે હવે કઈ બચ્યું છે બચ્યું તે કોને બીજી વાત મને નહીં આઠસો ને હારી પછી ડોલર બચાવ બે હજાર માટે એટલે આપણે આઠસો ને હારી પછી લઈ લેવાના એમાં હારી પછી આઠસો આઠસો ડોલર આપણે બધા મૂકવાના અને હારી પછી રહ્યા છૂટા પંદર પોલીસ વાળા નાખી દેવા એટલે તારા ઘેર બેઠો આવ્યો માથાકૂટ મટાડી ચાલ પંદર તું લઈ જા ચા પાણી કરજે અને રતિભાઈ બીજા હાડા રહ્યા ત્યાં પેલા હજી શિકાર ના મળે શું ખાય બિચારો એટલે એને આને તું ખાતર પાસે દિવેલ કહી દે તું આઠ મિનિટ લઈ જાય ને પછી આઠસો ડોલર ઘરમાં જઈ અને તિજોરી મૂકી દઈ અને બેંક ખાતે બે હજાર જમા કરવાના બારસો રૂપિયા વ્યવસ્થિત ખાતે ઉધાર કરવાના આઠસો મૂકી દીધા આ વ્યવસ્થિત કદી લાવશે ફરી વાર કે તક આવતા બધા બે ચાર હજાર આવશે પાછા વ્યવસ્થિત ખાતે જમા થશે ખબર ને આ ઉધર વ્યવસ્થિત ખાતે જમા થાય છે વ્યવસ્થિત ખાતે ખબર ને એમાં જે વધ્યું એટલું આપવું બાર મહિના છે ન્યાયમાં કોઈ ફેરફાર નહીં થવાનો પેલો રડી રડી કાઢે હિસાબ અને આપણે અચીએ છીએ હિસાબ કાઢવાનો સમજો ને સમજાય વાત છે સમજો ને કઈ હિસાબ થઈ ગયો પૂરો થઈ ગયો આ દાખલો પૂરો થઈ ગયો તમને સમજ પડી ને કેટલી આજ્ઞાઓ થઈ ત્રણ રિલેટિવ શક્તિ આ ત્રણ આજ્ઞામાં કઈ અઘરી હોય કાઢી નાખીએ નથી અઘરી સત્યનાથ તમને સમજાયું સમજાયું તમે હા ચોથી આજ્ઞા આપું છું ઋણાનુબંધ સંબંધ તમે સમજો ઋણાનુબંધ એટલે સગાવાળા બધા ઓળખવાળા આપડે તો ખાતા ચોપડે ખાતા કરવાના છે જેટલા ખાતા એટલા જ આપણે સંબંધ બીજા આખી દુનિયા જોડે સંબંધ હતો કેટલા ખાતા છે બહુ નથી કે છે નથી એમ બહુ નથી કેટલા એ તો આમ તો કેમ છો ગીરી કે તે આપણા એટલે બધા આમ તો સાધારણ માં કરાય એટલે બહુ તારે દસ થી પચીસ હજાર માણસો થાય સમજો ને પણ આખું જગત તો હાર ચાર પછી વસ્તુ આપણે આખા જગત લેવા દેવા નથી ને કેમ તો બોલે તે આપણે ઋણાનુબંધ કહેવાય વાંચવાના જુએ તો ઋણાનુબંધ કહેવાય એટલે આ ઋણાનુબંધ રતિલાલ સમજ હોય ને હવે આ ઋણાનુબંધને લઈને આપણે અહીં અટકી રહ્યા છીએ આ ઋણાનુબંધનો જો હિસાબ ચિત્તા થઈ જાય તો આપણે છૂટા છીએ તો તમને સમજ પડી ને આ ઘરના માણસ ઋણાન બંધ શીખવા હોય બહુ બહુ ભારે શીખવા આપણે પતાવીએ તો ના પતે સમજે ને એટલે આ બંધ ને ચૂકવવા માટેનું સાધન આપું છું તમને આગ્રહ આપું છું સમજ ને એટલે ઋણાન બંધને જે છે પહેલું તો તમે સુધારવા થયા હવે આ તમારે ઋણાન બંધ નથી આ ગિરીશ શું ઋણાન રહ્યું ગિરીશ ફાઇલ નંબર વન એલ ઈ ફાઇલ નંબર વન ઋણાન બંધ ફાઇલ કહીએ છીએ આપણે ગુણાનંદ બોલતા ફાવે નહીં એટલે ફાઇલ ફાઇલ ફાઇલ એટલે ગિરીશ ફાઇલ નંબર વન અને વાઇફ હોય તો file number two file number one Thakorbhai અને ફાઇલ નંબર ટુ વાઇફ છોકરા થ્રી ફોર ફાઇવ સિક્સ ફાઇલો ફાઇલો ફાઇલો હવે આ ફાઇલો કરવાનું શું કે આ ફાઇલ નો સંભાળ નિકાલ કરી નાખવાનો શું કરી નાખવાનું એક ઓફિસર હોય તે પોતાના પોતાનો બિચારા આર્થિકના માણસને કે કારકુનને કે આ બધી ફાઇલો પડી છે બધો નિકાલ કરી નાખે છે કે તીર્થ નિકાલ કોઈને કોઈ પર ચીડે જ નહીં અને કોઈ ચા ના આપી શું કહે છે સંભાળો નિકાલ કરી નાખીએ છે એટલે આપણે સંભાળો નિકાલ કરી નાખવાનો કેવું કરવાનું હા બધી ફાઇલો સંભાળે નિકાલ કરવાનો શબ્દ કેટલા બોલવાના દાદા દાદાની આજ્ઞા ભાઈ નો સમભાવે નિકાલ કરવાનો છે એટલું બોલવાનું તમારે પહેલા શું કરતા હતા કે ફાઇલ આવે તે અસ્થિ આવે તો આપણે અસ્થિ એ ચીડાતે આવે તો આપણે આપણે ચીડાય એવું નહીં હવે તે અસ્તો આવે ચીડાતો આપણે આપણે સંભાવ નિકાલ કરવો છે એવું દાદાની આજ્ઞા ખબર ને એ તમે આજ્ઞા પાડવા જશો ને સંભાવ નિકાલ કરવો છે તેની ઇફેક્ટ એની પર પડશે સીધી અને નહીં પડે તો એ મારે કરવાનું છે તમારે તો ફક્ત આજ્ઞા જ પડવાનું છે ખબર ને એટલે તમે શું થાય સંભાળ નિકાલ કરવો છે તે આજ્ઞા પાડવાની પડી સમજ હવે સંભાળ નિકાલ કરવો એ રીતે કરવો એની હું સમજ પાડું સમજો ને બરોબર છે ને હવે તમારે ઓફિસમાં જવું છે એટલે તમારી વાઈફને કહ્યું ભાઈ મને જમવાનું મૂકી દો મારે માં જવું એટલે વાઈફે શું કહ્યું કે પાંચ મિનિટ માં આવો એટલે આપણે પાંચ મિનિટમાં જઈએ ત્યારે કરી ઉતારતો ભાઈ શાંતિથી શાંતિ જરા ખસી ગઈ કઢી પેલી ઓવરટર્ન થઈ ગઈ એ આપણે જોયું તે કયું જ્ઞાન હાજર થાય આપણા જ્ઞાનથી કયું જ્ઞાન હાજર થાય કયું જ્ઞાને કર્યું આ ખરી દોરી કયા જ્ઞાને વ્યવસ્થિત વ્યક્તિ દોરી આ ને એટલે આપણે બેનને કહ્યું કે ભાઈ તો દજાયો નથી ને કહે એટલે બેને ખુશ થઈ જાય કહો આ ઠાકોર બધા ભગવાન ત્યાં થઈ ગયા ચંપકભાઈ સમજાય ને એટલે પછી હવે એ તો તમે વ્યવસ્થિત શક્તિ કરી પણ હવે આ જવાનું શું થાય રસ્તો એટલે ધંભા ફાઇલ આ ફાઇલ કરીને ફાઇલ પર શું ત્યારે જોડે નિકાલ કરવાનો સંભાવે તે રીતે સંભાવ નિકાલ થાય કે ભાખરી છે અને થોડું કાઢો ખાઈને દઉં છું ભાઈ એટલે ફાઇલનો સંભાવ નિકાલ થઈ ગયો ના ભાવે અત્યારે ભાવે કે સંભાવ નિકાલ કરવાનો બીજું શું રહ્યું બીજો દાખલો આપો સંભાવ નિકાલ કરવાનો હવે આપણે એક રૂમમાં બેઠા છે તો શુદ્ધાત્માનું ધ્યાન કરીએ છીએ અને કોક બહારથી આવીને બહાર આપણે ઠોક ઠોક કરે તમે શું સમજી જાવ બેઠા બેઠા આપણી જ્ઞાનથી આપણા જ્ઞાનથી શું કોણ આવ્યું કહેવાય આપણી ભાષામાં કોણ આવ્યું કહેવાય બાકી છોકરા આપણી પાસે શું સમજી જવું પેલા એવું બોલતા કોઈક આવ્યું પણ હવે શું બોલો કોઈ ફાઇલ આવી શું કેવાનું ફાઇલ શું કહેવાનું ફાઇલ આવી કોઈ ફાઇલ આવી પણ કયા નંબરની ચીજ ખબર પડે એટલે નંબર ફિફ્ટી ફાઇલ આપણી જોડે સોળ વાર રહેતો હોય સોળ વારો સુલેમાન છે ફાઇલ એનાથી એને પૂછીએ કેમ ભાઈ સુલેમાન શું છે તમારે તમે ત્રણ કોથરા ખોણ લાયા છે નતાજી પૈસા આપતા નથી કે એટલે આપણે બોલે કેમ નથી આવતા કે કોથળે એસી એસી ડોલર બધા લખી રહ્યા એટલે આપણે એને કહ્યું ને ભાઈ નિકાલ કરી નાખો દબાવે એટલે એમ બેહારી અને બસો ચાલીસ ડોલર આપવાના તેને બધે પચાસ પાંચસો સો એ ના મળે એકસો વીસ આપીને પણ નિકાલ કરી નાખવાનો દબાવ નિકાલ કરી નાખી પછી સુલેમાન જાય ત્યારે કેવું કઈ દુઃખ નહીં હોય ને ત્યાં નહીં થાય નહીં થાય એટલે ભાઈ દબાવ નિકાલ થઈ ગયો હવે જોડે ને ઘેર પાછા ત્રણ કોથરા આપેલા તો ત્યાં ઝઘડો થયેલો અહીં સંભળાવવા માંડ્યો પેલા સાહેબ કહે કે પૈસા સાહેબ કહે છે એક પૈ નહીં આપવું વધારે વધારાના ભાવનું એક પૈ નહીં આપવું તો આ શું કે છે સાહેબ મારે તો ભાવ વધી ગયા છે કે મેં તારા લીધા છે એમાં કંઈ નવું નથી આ એટલે હું પૈ છોડીશ નહીં પેલા સાહેબ કે મને ઓળખતો નથી ત્યાં સાહેબ તો તમે તો કોંગ્રેસના બહુ મોટા માણસ છો પણ મારે પૈસા ના પડાય કોંગ્રેસના મોટા એટલે દબડાવતા હતા પણ સલિયો ગોઠ્યો નહીં તો સલિયો તો છે એટલે લીધા પૈસા એટલે સાહેબે કહ્યું હું તને જોઈ લઈશ સાહેબે શું કહ્યું પૂરા પૈસા આપ્યા કરી ઝઘડો ઉભો રાખ્યો પૈસા આપણે નિકાલ નિકાલ કરી ઓછા વધતા આપીને ઊંચું ઊંકી દેવાનું કે ઝઘડો ઉભો રાખ્યો પૂરા પૈસા આપે ઝઘડો ઉભો રાખ્યો જોઈ લઈશ કરી સલિયો કહે મેં બી દેખુંગા કોણ ફાયદો કાઢવામાં હલકા માણસ આપણે એટલે આ આ ફાઇલો નો ધંધાઓ નિકાલ કરવાનો સમજાઈ ગયો ને બે દાખલા આપ્યા સમજે ને જે કોઈ ફાઇલ આવે સંભાવ નિકાલ કે આ સંભાવ નિકાલ નિકાલ તમે જોવા જાવ સંભાવ થયો ના હોય તો શું કરવું કારણ કે સંભાવ નિકાલ થઈ જ જાય છે પણ કેટલાક બધા આપણને ખબર નથી પડતી કારણ કે આ આ ડુંગળી છે ને તે ડુંગળીને પડ જતો પણ ડુંગળી ડુંગળી દેખાય ને એવા આ દરેક તરના ઓહો પડને પાંચે પાંચે બસે બસે પડ હોય છે તે એટલા વખત નિકાલ કરો જતું રહે તમે સમજ પડે ને જેટલા પડ વધારે એટલો નિકાલ વધારે કરવો પડે ને ચાલો કેટલી આજ્ઞાઓ થઈ ચાર ચાર આ પાંચમી આજ્ઞા આપું છું સતીરામ આ ચારમાં કોઈ અઘરી લાગતી નથી ને આ પાંચમી આંખને આપું છું કે અત્યાર સુધી તો ઠાકોરભાઈ નામ બધી આંખમાં ખાતું છે ને સિદ્ધાર્થના ના નામ છોકરા પાડા નામ બધા ખાતે શું કરવાનું ચોપડો શુદ્ધાત્મા રાખજો ચોપડો પેલો ચોપડો વ્યવસ્થિત તાપે ગયો આ ચોપડો આપડે શુદ્ધાત્મા ચોપડો રાખજો જે આપડી જોડે આવે શુદ્ધાત્મા ચોપડામાં શું લખવાનું જેટલી તમે આજ્ઞા પાડશો એટલું લખાઈ જશે ચોપડામાં તમે જેટલી આજ્ઞા પાડો અને અહીં દર્શન કરવા આવશો જ્ઞાની કૃષ્ણના સત્સંગ કરશો તે બધું જમે થશે અહીં પુસ્તકો આપણા સંઘના પુસ્તકો બધા ફ્રી ઓફ કોસ્ટ આપે છે તે બધા વાંચ્યો તો અહીં જમે થશે બરોબર ને આ વિજ્ઞાન છે અને ચોથું એક અક્રમ વિજ્ઞાન નામનું માસિક નીકળે છે તે એકલું બાર મહિને પચીસ ડોલર લઈને આપે છે બાર બાર બાર અહીં મોકલી આપે છે એમાં અમારી અમારી વાડી ફ્રી એમાં ફ્રેશ વાણી આવવાની છે અમારી વાડી ફ્રેશ આવવાની તે તમારે વાંચવા મંગાવજો સમજો ને બીજા બધા પુસ્તકો મોટા મોટા પણ ફ્રી ઓફ કોસ્ટ મળે છે કારણ કે આ વાડી વેચાય નહીં અમારી આ તો પેલું એકલું વિજ્ઞાન અક્રમ માસિક છે ત્યારે વિજ્ઞાન ફક્ત એટલે આ પાંચમી આજ્ઞા થઈ ગઈ આ પાંચમી આજ્ઞામાં તમને કઈ અઘરું લાગે કે શું શુદ્ધાત્માને ચોપડો તે સુધાર્થ જેટલી આજ્ઞા પાડશે એટલું તમે થઈ જશે હવે આજ્ઞા સો ટકા ના પડાય તો હાથ સિત્તેર ટકા તો પડાય ના પડાય એટલે હાથ સિત્તેર ટકા પાડશો તો પછી આ દર્શન કરશો એ બધું આવી રહેશે ખબર પડે ને આ જો બને ત્યાં આગળ અમારે દર્શન કરવા આપવું ખાસ એટલે તમને ડિરેક શક્તિ પ્રાપ્ત થઈ જાય એકદમ શક્તિ પ્રાપ્ત થઈ જાય ખરેખર ખરેખર આપણે વાતચીત કરો ને થઈ જાય સમજો ને હવે તમે ખરેખર શુદ્ધાત્મા છો કે ખરેખર ગિરીશ છો હા ખરેખર શુદ્ધાત્મા થયો અને એટલે by relative point you are Girish real view point you are શુદ્ધાત્મા એટલે ડ્રામેટિક રીતે ગિરીશ આવે ડ્રામેટિક અને એકચ્યુઅલી તમે શુદ્ધાત્મા એટલે પહેલાં છે તે હું એકચ્યુઅલી તમે કહેતા હતા હું ગિરીશ જ છું એ ઇગોઇઝમ હતું શું હતું આજ ઇગોઇઝમ ગોન ફોર એવર આજ ઇગોઇઝમ અને મમતા બેવ ગયું ભાઈને પૂછ્યું આજ ઇગોઇઝમ ને મમતા બે ગયું આ તમે સુધાર્થમાં થઈ ગયા કે શું ને થયા છો શું નામ છે બેન તમે ખરેખર દેવચંદભાઈ છો સુધાર્થમાં એટલે આ દેવચંદભાઈ પહેલા તો હું દેવચંદ જ છું ખરેખર એ ઇગોઇઝમ હતું ખબર ને એ ઇગોઇઝમ ગયું આજ અને આ ડ્રામેટિક દેવચંદ અને રિયલિસ્ટિક તમે શુદ્ધાત્મા તમને પેલા સમજાયું આજ ઇગોઇઝમ એટલે અહંકાર મમતા બે ગયા હતા અહંકાર મમતા શું હતું કે જ્યાં તમે નથી ત્યાં તમે આરોપ કરો કે હું છું આ એ ઇગોઇઝમ હતું સમજ ને હું આ છું મેઉ જગ્યા તાદી કોઈ જ નથી આજ તમે સિદ્ધાંતમાં થયા પર પ્રતિદી બેખ્યા છો બેઠો પ્રતિદી એટલે હું સિદ્ધાંતમાં પ્રતિદી બેખ્યા છો બેઠો પ્રતિદી પ્રતિદી એટલે શું હ પ્રસિદ્ધિ એટલે જળ શ્રદ્ધા બેસી ગઈ ખરેખર હું શુદ્ધાત્મા છું તો બધું ને પ્રસિદ્ધિ બેસી ગઈ હવે ધીમે ધીમે ધીમે શુદ્ધાત્મા સંપૂર્ણ થતો જશે પહેલા હું છું એ ભાન હતું શું હતું હું છું એ ભાન હતું મારું અસ્તિત્વનું ભાન હતું નહીં હું છું એનું ભાન હતું અત્યારે પણ હું શું છું એ ભાન નતું કયું ભાન નતું હું શું છું એ ભાન નતું હું છું એટલે જે નામ આપે તે નામથી બોલ્યા કરે પણ હું શું છું ખરેખર એ ભાન નતું હું શું છે એ ભાન થયું કે હું સુધાર્થમાં છું એટલે હું શું છે એ ભાન થયા પછી પૂર્ણત્વ એની મેરેજ થયા કરે છે શું થયા કરે અસ્તિત્વ વસ્તુત્વ વસ્તુત્વથી હું કોણ છું એ ભાન નથી એ ભાન આજે થયું એટલે પૂર્ણત્વ થયા કરશે બરોબર ને અસ્તિત્વ વસ્તુત્વ અને પૂર્ણત્વ એટલે પૂર્ણત્વ એટલે પૂર્ણ દશા વ્યક્ત થઈ જશે અવ્યક્ત છે ને વ્યક્ત થઈ જશે બધી શક્તિઓ બધી શક્તિઓ દાદા વ્યક્ત થશે અનંત શક્તિ વ્યક્ત થશે નો ટેન્શન ટેન્શન બધું ઉડી જશે શક્તિઓ જેમ જેમ વ્યક્ત થશે એમ ટેન્શન ટેન્શન બધું બંધ થઈ જતું છે અને આ ભક્ત દાદાની દર્શન દર્શન કરવા આવવું જોઈએ અમુક અમુક દિવસે દર્શન કરવા આવવા છે ને થોડો થોડો ખર્ચો કરીને પણ આવજો અમેરિકામાં ક્યાં રહેતો New Orleans New Orleans New Orleans Orleans પર છે હા <laughs> આપણે ઉતર્યા હતા તો પછી અમે પનામાં જઈએ તો આવા છે આપણો પેલું વોટિંગ હોય તો વ્યવસ્થિત તૈયાર થઈ જાય નહીં વ્યવસ્થિત ના થાય તો વાંધો નહીં પણ આપણું વોટિંગ પેલું હોવું જોઈએ આ જુઓ કેટલા માહિતી આવ્યા તમે ચારસો ચારસો મલકી તમે બાવીસો મલકી આવ્યા આ લોસન મલકી આવ્યા આમાં પેલા ત્યાંથી આવ્યા આપણે ન્યુયોર્કથી આ ન્યુ જર્સીથી આવ્યા સાહેબ આ તો વિજ્ઞાનનો લાભ લઈ અને આપણે આપણું કામ કરવાનું બરોબર ને અને તે વ્યવસ્થિત બધું કંઈ અવ્યવસ્થિત થઈ જવાનું નથી બરોબર ને એટલે બને તો ન્યુ જર્સી હવાય તો આવજે કઈ તારીખ છે કરી શકે ને મને માટે જીવવાનું છે અને આ ખોલવા માટે હું કોણ છું એ ખોલવા માટે અનંત અવસરથી ભટક ભટક કરતા આ તરફ મળ્યું વસ્તુત્વનું ભાન થયું અસ્તિત્વનું ભાન તો હતું જ હું છું એવું પણ વસ્તુત્વ હું શું છું એ ભાન નતું તે થયું ને હવે પૂર્ણત્વ એને થયા કરશે બીજા પુસ્તક પુસ્તકો મંગાવજો આ વસંતભાઈને કહેજો પુસ્તકોની વ્યવસ્થા કરી આપશે બરાબર ને આગળના જ્ઞાનીઓ શું કરતા હતા આ જ્ઞાન મળ્યા પછી આગળના જ્ઞાનીઓ શું કરતા હતા કે ભાઈ તમે હવે ઘેર જઈને કહ્યો કે હું તો આગળ જ્ઞાની પાસે પડી રહી છું પહેલાના મારામાં શું કરતા હતા ઘેર જઈને કહ્યા હવે કે છોકરાને છોકરા બેહાડે અને હું છે તમારા હાથમાં કલ્યાણ કરી લઉં તો બહેરી કહે પછી અમને પછી બોલાવજો એટલે એવી રીતે આપણે વ્યવહાર ચાલતો હતો અત્યારે છતાં હું તમારી પાસે પડી રહ્યો તો તમારી ફાઇલો હું કરતા આવ્યા તમારી પાસે પડી રહ્યો એવું ફાઇલો આવે ને અને ગિરીશભાઈ ક્યાં છે ગિરીશભાઈ ક્યાં છે ભાઈ આ ફાઇલો તમારી બોવા ઉભા એના કરતા તમે જાઓ હતી શું કહ્યું હવે આજ્ઞા પાડી શકાય એવી નથી તમારે કારણ સંજોગો અત્યારે એવા છે કે તમારે ઘેર જવું જ પડે એટલે એને બદલે બીજું તમને સબસ્ટિટ્યુટ આપું તે કરજો સમજો ને સબસ્ટિટ્યુટ તમારે ખાઈ શકે એમ છે રાત્રે જયારે સુઈ જાઓ ગમે તે ટાઈમે નવ દસ અગિયાર વાગે ત્યારે વાંચો નથી અને આ દાદાનું નિર્દિધ્યાસન દેખાવું જોઈએ શું કહ્યું દાદાનું નિર્દિધ્યાસન જોખું દેખાય તો વાંધો નહીં ગમે તેવું બુદ્ધિ આગુ પાછું કરે જોખું દેખાય તેનો થવા પણ નિર્દિધ્યાસન હોવું જોઈએ અને હું શુદ્ધાત્મા છું કે આપણે કોને સાંભળે એટલું બીજા લોકોને હરકત ના થાય એવું આપણે કોણ સાંભળે એવું શુદ્ધાત્મા શુદ્ધાત્મા કરતા કરતા રોજ જજો એટલે પેલું જે કરવાનું છે એટલે બધા સબસ્ટિટ્યુટ એટલે અડધો પડતો ફાયદો થાય જેટલો ફાયદો થાય એટલો લાભ લઈ લેવાનો તમને પડે ને સમજ પાડો રાત્રે જોઈએ જોતા જોતા ત્યાં જોઈ રહ્યા બધા જોઈએ તો આપણે પણ પ્રેક્ટિસ પાડવાની ને ના એ જોઈએ એટલે જોવાય એટલે જાગૃતિ આવી જોવાય ભૂલી ગયા એટલે રહી જાય દાદા કેવી શક્તિ આપણું ચોવીસે કલાક તમારી સમજ રહે कुसुम कैसे के दादा एवी, एवी शक्ति आपको के 24 कलाक जागृति रहे જેમ જાય તેમ ત્રણ કિલો પાણી ઓછું જાય નવું આવવાનું નહીં અભ્યાસ કરવો પડે ને તો દાદા એના માટે સ્કૂલમાં નહીં જવાનું એના માટે સ્કૂલમાં નહીં જવાનું આપણે જ કરવાનું હેમાં નહીં કોઈક વાર એવું કેમ થાય કે કોઈક એવું હોય તો આપણે એના મને બધું સારું વાતાવરણ એના ખરાબ વાઇબ્રેશન શાંતાબેન પૂછે કે એટલું સરસ વાતાવરણ હોય દાદાજી અને કોઈ માણસ આવી ઉભરે તો એના પ્રત્યે આપણને કેમ એવું વાઇબ્રેશન આવી જાય છે ખરાબ કે કેમ એવું થાય તો આપણા મનમાં બગાડ હતા બગાડ દેખાય એ તો બગડેલું હોય તો આપણું મન ચોખ્ખું હોય તો એક અમુક્ષેનું સવાલ હા અને પછી એના પ્રતિક્રમણ કરીએ તો પાછું આપણો દેખાતા કેમ નહીં કે પ્રતિક્રમણ કરે જાય છે એને પ્રતિક્રમણ કરે છે ધોવાઈ જાય ને દાદા પછી તરત પ્રતિક્રમણ ચાલુ થઈ જાય છે તો પછી થોડી વાર એને બે પાંચ માં પાછું ચોખ્ખું પણ દેખાવા માંડે ફ્લોરિડા કેટલા રહે રહેશો બેન સાથે જ રહેશો ડિઝનીલેન્ડ मायामी भी जाना है ऑरलैंडो भी जाना है डिज्नी वर्ल्ड से तो मायामी हो गई ऑरलैंडो पास नंबर दस एक पांच के अच्छा। पांच जाएंगे सात सात सात क्या सात डाला हम्म। तुम बहन आ गए बेटा है ने पहला चार चार है जो बता चलो तो बता दे चार चार चार आपने चार किया હું ક્યાંય જઉં નહીં તારા છોકરાઓને મૂકીને Of course, it's અમે આ પ્રસંગને પહેલો વખત ગયેલા મારે એક જેઠાણી તો પેલા હાથીના એમાં બેસાડેલા ને તો બિચારી તો એવી ગભરાઈ ગયેલી કે છે પેલા આપણી શાંતિબેન જીતું કે છે એવા વાસેના ગીત શું આપણે શું કહે છે રોલર કોસ્ટરના ઉપચાર પહેલા પહેલા તો આવામાં બહાર પેલી કાનને આપણે વિધિ કરેલી ને પહેલા દિવસ આપણા ઘરે પેલો માણસ આવેલો કીધેલું નીરુબેને આપણે પણ દાદાજીનો તો શું પાવર હતો એ દિવસે તે કાનાને કીધું કે મમ્મી કે છે મારામાં એટલી બધી સ્ટ્રેન્થ થઈ કે દાદાનો ફોટો જોઈને કે છે દાદા બચાવી લીધા દાદાએ દાદાને જેવો ફોટો જોયો તેવો દાદાને કંઈ દૂરથી ધક્કો મળે આજે સવારે કોઈ આવ્યું છે છોકરી મારે પછી અને વ્હાઈટ મેં તો એમાં તેણે ખોલી કાઢ્યું હું કપડા વાટી કપડા વાટી ગુરુ પૂર્ણિમા અમે ત્રીસમી દાદા તમારી જોડે જ પાછા આવી જવાના Ah, ચોથી બધા મહાત્માઓ આવવાના હતા તે બધી દાદા તૈયારી કરીને નીકળ્યા તૈયારી કરવી પડે તે ગુરુ પૂર્ણિમા ની દાદા રસોઈ પેલા ગજ્જર બનાવવાના છે પેલા ગજ્જર આપણે હા ગજ્જર આપવાના છે હા ત્રણસો માણસ નું કીધું છે દાદા પાંચસો ડોલર આપે છે કાર્યક્રમ આવે કેટલી લાગે કામ નું નહીં કે એવું કઈ ભગવાન વગર ઠીક નથી તમે કાગળીઓ દેખાડો તમને અસર બી લાગે બધો આમ તો કરી અમેરિકન લોકો શું આપે છે લોક લાગણી અમેરિકા મોટા ગાણા કરીએ ના પણ આ તો રિસ્પોન્સ ના અહીંયા તો અહીંયા હરીફે નહીં કરે તો જેની પાસે મારે છે એ વાત આપે બધા રકમો લખી ગયેલા ત્યાં તો ધ્યાન એવાનો બરાબર બરાબર રસ્તો સાફ થઈ ગયો કારણ કે આપણે દાદો કરીએ ને ધરતી વગર કોમ્યુનિસ્ટ પછી જોડી લઈ જાય કેમ તમારે એન્જિનિયર લઈ જતા જે ક્ષણ નીકળી ગઈ નીકળી ગઈ બરોબર આપડે ચડ્યા પછી અરે કેટલાક માણસો ઉપર બેસીને મને આ દાદા સાઈડ પગથિયા મેં બધા અહીં જોડે ક્યાં લાવ્યો એન્જિનિયર સમજી જાય આપડે ના આવે આગળ આવે હજુ લીધા નથી માનવતાની ખાતર નથી લીધે કરે લોભની ખાતર નહીં લીધી સસ્તા મજૂરી ભૂખે નહીં મળે સસ્તા મળે પછી ભાવ એની ખોરાક એનો એવો એવો કઈ એવું કઈ નહીં તું કે ડાલે હવે નટુભાઈ છે કે સસ્તા મજૂરી ભૂખે નહીં મળે નટુભાઈ કે સસ્તા મજૂરી ભૂખે નહીં મળે સસ્તો મજૂર ભૂખવાની ભૂખે નહીં મળે સસ્તો મજૂર નટુભાઈ એમ કે સસ્તો મજૂર હોય ને એ ભૂખે મળે એમ સસ્તો મજૂર હોય ને જે સસ્તી મજૂરી કરતો હોય એ ભૂખે ના મળે કે દાદા હું સંમતિ છું દાદા એની અંદર નહીં કારણ મહાત્મા ગાંધીજી તારે ભારતના હકાજી પાડી મહાત્મા ગાંધીજી એના કોયડા વખત કોઈ જોતું નથી તારી <laughs> જો તને કોઈ પૂછતું નહીં મળે કાં છે પાર્લામેન્ટ થી ચાલે હારી કરી <laughs> સારું શું છે સસ્તો મળતો ભૂખ્યો ના મળે એટલે મોટું લેમ્પ કે ના હું એમાં સંબંધ જ નથી દાદા કે શું સામા સંમતાય છે શ્રી બજોરી જમુભાઈ કે એમાં કેવું સાકી કે છે મોંઘી રાખી દાદા આપણા આ લાઈન ઉપર આપણા ઇન્ડિયન લોકો છે ને દાદા ઇન્ડિયન લોકો એને સાઈન મોકલી ચૌદ ડોલરની કોઈ પંદર ડોલરની સાઈન મોકલી બધા એમ તમે રૂમ લેવા જાઓ ને ત્યારે કે આ તો સિનિયર સિટીઝન ડિસ્કાઉન્ટ વાળા માટે ભાવ છે અમારો આવીએ તે પછી હાલ ગલત મેં કાંઈ કરી ત્યાં કરે હા ના મિયાભાઈ બાવીસ ડોલર ચોવીસ ડોલર છે ત્યારે હા એવો કેસ તરણામાં આવે ને અહીંયા વાત કરવા માં દાદા અમને છે મને બધા હવે આજુબાજુ આ લાઈન પર બધે અઠાવીસ ડોલર થી આડત્રીસ ડોલર ભાવ છે એક માઇલના એરિયામાં એક માઇલમાં અઠાવીસ થી આડત્રીસ ડોલર ભાવ છે જયારે આપણે ઇન્ડિયાનો પાંચ ચૌદ ડોલર પંદર ડોલર રેટ છે રૂમ નથી આપતો ગાડી રૂમ એવી સીધી નહીં હોય પાછી અચ્છા અહીંયા બે ત્રણ બીજી મોડલ રૂમ નહીં સારી ચૌદ ત્યાં તેવી રીતના જ લોકો ગયેલા હોય બધા સારા માણસો નહીં હોય ત્યાં ગાડી હા હા ચાલો આરતી બધા ભગવાનના મુકટ તમે બધામાં બધું હોય તો દાદા એ મંદિર ની પછી સેફટી તો રાખવી પડે ને ભક્તિ તો બહુ મોટી સેફટી રહે બહુ મોટી ચીજો એ બધી વાત બધું મોટું એ બધું બધા બાર ઉઠાઈ જવા ફરે વજન વધારી ના તો કેટલા ચોખ્ખા માણસો બધું એ ધ્યાન રાખશે દાદા બધાને ચોખ્ખા માણસો નહીં પણ ક્વોલિટી ચોખ્ખી રહેવાની મંદિરમાં બેસતો તો લુચ્છો બેસતો હોય તો તહેવાર ના દે એ વાઘ રહે ભાઈ કારણ કે એનું એનું સંતાન અંતરાત્મા જ ના પાડે કે આ ના જવું નથી અત્યારે ભગવાને કઈ દાગીના જરૂર છે ભગવાને શું કરે દાગીના આ નાંગ નથી કોઈ વીટી નથી કરી એક મહિનો પેલી વીટી ગઈ દાદા કે વીટી શું કરે છે વીટી હોય આપણે બહુ સારું દીધી રાત્રે લોકો બધું જુએ રોટલી પહેલી કરી નાખ્યો અમારે